પછી બુદ્ધિ જ પછી વાંચો બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે અરે એક બાયડીનું સાંભળીને ચાલે તોય પડતી આવે અથડામણ થઈ જાય તો તો તો આ તો બુદ્ધિ બેન તેમનું સાંભળે તો ક્યાંય નો ક્યાંય ફેંકાઈ જાય અરે રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે તે બુદ્ધિ તો ડીથ્રોન ફેંકાવી દે કરાવી કરાવે તેવી છે બુદ્ધિ તો ડિથ્રોન કરાવે તેવી છે કે છે ફેંકાવડાવી દેવી છે જો તમારે પૂરા કરી નાખ્યા જો તમારે મોક્ષે જ જવું હોય તો બુદ્ધિનું જરાય સાંભળવાનું નહીં બુદ્ધિ તો એવી છે કે જ્ઞાની પુરુષનું પણ અવળું દેખાડે અલ્યા જેના થકી તને મોક્ષ પ્રાપ્ત થાય તેમ છે તેમનું જ અવળું દીઠું તે તમારો મોક્ષ તમારાથી અનંત અવતાર છેટો થઈ જશે ત્યાં સુધીનું અવળું દેખાય આમ કે આરાધના કરતા જ્ઞાનીની બસ જ્ઞાની દાદા ભગવાન દાદા અને દાદાની એક વાક્ય હોય ને તો એ વાક્ય ઊંધું વાપરે પાછો અથવા તો એમાં શંકા કરે એમનું પણ અવળું દેખાડે કે છે <laughs> જેના થકી મોક્ષ પ્રાપ્ત થાય એવું હોય એમનું જ અવળું દીઠું તો મોક્ષ કેટલો અનંત અવતાર છેટો થઈ જશે કે છે પછી અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે કોઈની જોડે અથડામણ થઈ એ આપણી અજ્ઞાનતાની નિશાની સાચું ખોટું ભગવાન જોતા જ નથી ભગવાન તો એવું જ જુએ છે કે એ ગમે તે બોલ્યો પણ કંઈ અથડાયું તો નથી ને ત્યારે કહે ના બસ અમારે એટલું જ જોઈએ એટલે સાચું ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી એ તો આ લોકોને ત્યાં છે ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતો નથી ને બોલો આમાં આમાં ફરીથી આપણને નવી ચાવીઓ આપે દાદા કોઈની જોડે અથડામણ થઈ એ આપણી ભયંકર અજ્ઞાનતાની નિશાની કોઈનો દોષ જ નથી આપણી જ અજ્ઞાનતા પૂરું થઈ ગયું અને સાચું ખોટું એ ભગવાનને ત્યાં કોઈ ગણતરી જ નથી સાચું છે સાચું ખોટું છે નહીં ચલાવી રહ્યા અરે મૂકો આ સાચું ખોટું અહીં લોકો લૌકિકમાં છે ભગવાનને ત્યાં સાચું ખોટું નામનો દ્વંદ્વ હતો જ નથી એટલે કે છે ને એ ગમે તેવું બોલ્યા પણ મેં અથડામણ તો કોઈ થઈ નથી રિએક્શન એક્શન રિએક્શન નથી થયું તો બહુ થઈ ગયું અમારે સાચું ખોટુંની કિંમત નથી કે છે <coughs> બોલો આ લોકોને ત્યાં સાચું ખોટું છે ભગવાનને ત્યાં સાચું ખોટું હું સાચો છું ના ખોટો છે એ વાત બધી ભ્રાંતિની છે આ રિલેટિવ સત્ય છે એટલે એની કોઈ વેલ્યુ મૂકવા જેવી જ નથી બીજાને દુઃખ ના થાય એ જ મોટા મોટું મહાસત્ય સમજવું અહીંયા પછી આ ભીતનો દાખલો છે આપણે હમણાં નથી વાંચતા પેલા પ્રશ્નો લઈએ થોડાક પણ આ બોલો જેમ પેલું ટ્રાફિક લોઝનો દાખલો મૂક્યો ને દાદાએ એક દાખલો પછી આ ભેંસ ને થાંભલા ને પથરા ને સાપ ને એ દાખલા આપ્યા અને પછી આ એક એવો જ જબરજસ્ત દાખલો છે ભીંત ભીંત જોડે અથડાય તો કે એમાં સોલ્યુશન કોનો વાંક કાઢવો તો આ ભીંત જોડે અથડાય અને ભીંતની ભૂલ કાઢવી એનું નામ મતભેદ અને એ ભયંકર અજ્ઞાનતા છે આ ભીંત જેવું જગત છે કે છે આત્મા સિવાય બધો માલ મિકેનિકલ અને એનો આ એક સુંદર એક્ઝામ્પલ છે જેમ જેમ ટ્રાફિક લોસનો દાખલો મૂક્યો દાદાએ એવા બીજો એવો દાખલો છે કે મોસ્ટ પ્રેક્ટિકલ મોસ્ટ એપ્લાયડ અને એ જેમ જેમ આ સમજાય ને આવા બધા દાખલાથી અંદરનું વિજ્ઞાન સમજવાનું છે અને તો જ આપણને આ આ કંઈ ને કંઈ સહેલાઈથી આપણે આ બધા ગૂંચવાડાના સોલ્યુશન કોઈ પણ અથડામણ થાય એ ગમે તેવો કંઈક કોઈ સાથે ગૂંચવાડો ઊભો થયો ને પછી લાખો બાબ રૂપિયાની બાબત હોય કે મોટો અપમાન હોય કે કંઈ આક્ષેપો હોય પણ બધાના સોલ્યુશન આપણે લાવી શકીએ આ રીતે જ તો થોડા પ્રશ્ન લઈએ આપણે તૃપ્તિ એક છે મારે જાણવું તૃપ્તિ વ્યાસને જાણવું હતું કે પુણ્યાનુબંધી પુણ્યના આધારે જ્ઞાન મળ્યા પછી સત્સંગમાં જવા માટે પણ આ જ પુણ્યમાંથી પુણ્ય વપરાય છે તમને શું વાંધો આવ્યો વપરાય તો નહીં ખાલી અહીંયા બેઠા હતા ને વાત કરતા હતા ને તો એમાં ક્વેશ્ચન થયો ઘણા એમ કે કે પુણ્ય હોય તો સત્સંગમાં જવાય પુણ્યને ખૂટી ગયું તો પુણ્ય કયું પુણ્ય ક્યાં વપરાય કઈ રીતે એવું મૂળ પુણ્યાનુબંધી પુણ્યથી જ્ઞાન મળ્યું ને એ જુદું અને આ પૂર્વભવના પુણ્યથી અત્યારે બધું ભેગું થાય સંજોગ મુશ્કેલી ના મૂકે સત્સંગ ભેગો એ બધું પૂર્વનું પુણ્ય અનંત અવતારનું પુણ્યાનુબંધી પુણ્યથી આ જ્ઞાની ભેગા થાય ને જ્ઞાન મળે એ બે વાત બે લિંક જુદી છે આખી સમજાય ને હા તો ગયા ભાવનો જ હિસાબ આ ભાવમાં મળવું ના મળવું આ સત્સંગ મળવો ઘરમાં આ પ્રોબ્લેમ આવા અથડામણો થવી એ મૂળ શું છે ગયા ભાવમાં જેટલો મોહ વધારે ને મોહ એટલા સત્સંગ માટેના અંતરાય વધારે મારે દસ વસ્તુ તમે દસ કામ કરવા મંદિરે જવું હોય ને દસ કામ વચ્ચે લઈ નીકળો તો પછી દસ કામમાં મોડું થતું થતું થતું મંદિર માટે ટાઈમ ઓછો પડે કે ના પડે એ દસ મોહ કર્યા ને એટલે દસના દસે મોહ આપણો ટાઈમ ખાઈ જાય અને એ તમારો મોહ ઓછો હોય તો તમે પછી એક જ કામ પતાવીને સીધા મંદિરે બે કલાક બેસી શકો એટલે એવી રીતે આ પૂર્વનો હિસાબ જ આ ભાવમાં ફળ આપે છે આ તો કોટી જન્મની પુણ્યના ફળરૂપે જ્ઞાની ભેગા થાય છે એટલે બે એટલે આ કે ને પુણ્ય પાપનું કે એ બરાબર છે આમાં કેવું છે પુણ્યથી આપણને સત્સંગ મળે એનો અર્થ એ નથી કે આપણે નિશ્ચય ન કરવો આપણા તરફથી તો નિશ્ચય કરવો જ દાદાની આજ્ઞા છે કે સત્સંગમાં મારે જવું છે જવું છે જવું છે નિશ્ચય સ્ટ્રોંગ કરો અને એડજસ્ટમેન્ટ બધા કરો પછી ના અવાયું તો બન્યું એ વ્યવસ્થિત કહેજો પછી સત્સંગ મળ્યા પછી બીજું પુણ્ય ભેગું થાય જગત કલ્યાણની ભાવના કે જેમાં બીજા લોકો પણ જ્ઞાન પામે અને લોકોના અંતરાયો અને અંતરાયો તૂટે તો એ ભાવ જ્યારે વ્યવસ્થિત ઊભું કરે ત્યારે વપરાય ના વ્યવસ્થિત નથી જરૂર એમાં વ્યવસ્થિત તો આપણું ડિસ્ચાર્જ પરિણામ છે એ વ્યવસ્થિતને તાબે છે અને જગત કલ્યાણની ભાવના એ બધું આજનો પુરુષાર્થનો ભાગ છે આપણો પણ આપણે આ ભાવના પ્રતિક્રમણ નથી કરતા આપણે ઉલટાને દાદાનું સાંભળીને આપણે ભાવો કરીએ છીએ અને આ જગતનું કલ્યાણ થાવ લોકોને સુખ શાંતિ પામો તંત્રાયો તૂટો અને એ કલ્યાણની ભાવના એ એ બીજ છે આપણું જેમ આપણે દુકાન ખાલી કરવા માગીએ છીએ પણ એક બે આપણે ગોળ અને ખાંડના પેકેટો લઈ આવીએ શું કામ તો કે બીજો માલ વેચાઈ જાય ને એવી આ જગત કલ્યાણની ભાવના બ્રહ્મચર્ય એ બધું આપણો આવતા ભાવનો સ્ટોક ભેગો કરીએ છીએ એ ડિસ્ચાર્જ જ કામ કરવાનું છે છેવટે પણ અત્યારે ભેગું કરીએ શું કામ તો કે ભાઈ આવતા ભાવમાં આપણને આ આ બ્રહ્મચર્ય જગત કલ્યાણ હશે ને તો જ્ઞાની ભેગા થાય મોક્ષના છૂટનારા ભેગા થાય સંસારમાં ભટકાવનારા ભેગા નહીં થાય આપણને કોઈ પણ ભાવ પૂરો થાય એમાં કંઈક તો પુણ્ય તો વપરાતું જ સારો ભાવ હોય તો એમાં પુણ્ય તો વપરાતું જ હશે ને એ ભાઈ એ કંઈ પુણ્ય વપરાય નહીં સારો ભાવમાં પુણ્ય વપરાય નહીં સારું ભેગું થવામાં પુણ્ય વપરાય પુણ્ય ફળ આપે ને ત્યારે ધાર્યા પ્રમાણે બન્યા કરે એ નામ પુણ્ય ફળ આપે છે અને પાપ એટલે ધાર્યાથી ઊંધું બન્યા કરે એ નામ પાપનું ફળ બની જાય એમાં વપરાય છે અને ભાવ તો એ પાપ પુણ્યથી પછી પછી છે ઉલટાનું સારી ભાવના કરો તો પુણ્યનું બીજ નાખ્યું કહેવાય પુણ્ય ફળ નહીં પુણ્યનું બીજ અલબત્ત એને કહેવું તેવું કહેવાય કે આવી સારી ભાવનાઓ કરીએ છીએ હવે સત્સંગમાં આવીએ છીએ એટલે પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય કે ભાઈ પુણ્ય બંધાય એવું પણ અંદર થાય છે અને બહાર પુણ્યના ફળરૂપે સારો સત્સંગ એટલે પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય પુણ્ય બંધાય છે અને પુણ્યના ફળ ફળરૂપે સારો સત્સંગે મળે છે સમજાય ને એવું ગણવું હોય તો ગણાય બાકી આ ભાવો એ પુણ્યના ફળથી નથી મળતું એ સમજણ નિમિત્ત સારા મળ્યા તેની સમજણથી આપણને સારા ભાવના ઉત્પન્ન થાય સમજાય ને એટલે સારા નિમિત્તોથી સદભાવના ઉત્પન્ન થાય ઊંધા નિમિત્તોથી દુર્ભાવના ઉત્પન્ન થાય બધી એટલે એને ઊંધા નિમિત્તોથી ઊંધું જ્ઞાન મળે ને ઊંધી જ્ઞાનથી ઊંધી ભાવના થાય સારા નિમિત્તોથી સારું જ્ઞાન મળે સારા જ્ઞાનથી સારી ભાવના ઉત્પન્ન થાય પછી પ્રતિક્રમણ કરતી વખતે કોઈ ફાઇલના કશાયના નિમિત્ત બન્યા હોય કોઈ ફાઇલના કશાયના નિમિત્ત બન્યા હોય કે એ અજ્ઞાન અવસ્થામાં પણ પોતાની ખોટ ખાઈ ફાઇલ એકને કર્મો ખપાવવામાં મદદરૂપ થાય ત્યારે ઉપકારી ભાવે દિલથી આશીર્વાદ આપતી વખતે ભાવ થાય કે ફાઇલ જ્ઞાનની સમજણથી એની ખોટ તૂટે એની ખોટ પૂરી કરે ત્યારે પણ આ જ પુણ્ય વપરાય આ પુણ્ય વાપરવાની વાત જ નહીં આમાં બાજુ મૂકી દો પુણ્ય શબ્દ આપણી ભાવના થાય કે આપણને એણે હેલ્પ કરી છે તો એમને જ્ઞાન પામે મોક્ષ માર્ગ પામે એ બધી ભાવના રખાય પણ આગ્રહ ના કરાય આપણાથી આગ્રહ એટલે અહંકારમાં જતો રહે ને પાછો આગ્રહ આવે ત્યાં કે એવું કેમ થાય કે આ ભાવ પૂરો થવો જોઈએ બધો પછી એવો સૂક્ષ્મ પણ આગ્રહ પણ અહંકારમાં જ જાય ને સીધો બધો રિએક્શન આપે ને હવે આમ પાણી છોકરું નાનું હોય ને પીવડાવું હોય ને પછી ના પીવું તો હું ભોંડું ખોલીને પીવડાવું છું ત્યાં ફૂ કરે પછી એટલે આગ્રહ કેટલો કરાય સાધારણ મૂકાય પ્યાલો પાણીનો નથી ફાવતો ઊંચકીને પીવડાવીશ તને પછી વધારે પડતું ના પીવડાવે એને એને જોઈતું એટલું પીવડાવો ના જોઈતું પછી બંધ રાખવાનું એમ તરત મોઢું ફેરવી નાખશે એટલે આમાં જોવાનું કે હવે બંધ કરવાનું કે છે નથી કરતું નાનું છોકરું તમે નહીં ખબર બે બે છોકરા એટલે ખબર તો હોય જ ને તો મોટો એ કહે છે આપણે કેમ સત્સંગમાં આવજો હમ મને ટાઈમ નથી ના આવજો ને તો કે મારે બીજો પ્રોબ્લેમ ના ના આવજો ને અરે ના આટલું ના પાડે છે પછી શું પચકચ કરો છો એટલે આપણે સમજવું પડે ને ઉપકારી ભાવે મદદરૂપ થવાનું બધું બરોબર પણ અંદરખાને આગ્રહ કશાય આપણે ના થવો જોઈએ ધૃતિશ રામિયા ક્યાં છે ધૃતિશ હા when other person is drunk and use abusive language, though his words are not direct toward us. But still, I get irritated and cannot stand his behavior. Maybe he is just spoiling environment. But you are knowing he is a drunk person, then matter is finished. તને ખબર જ છે કે એણે પીધો છે પછી શું કામ માથાકૂટ કરવાની એટલે આપણે મૂર્ખ છીએ કે એની સાથે માથાકૂટ કરીએ એની માટે અકળાઈએ ઇરિટેટ થઈએ આપણી ભૂલ છે આપણે ધીમેકથી ચાલવા મળવાનું અને પબ પાસે તો કેવા મળે એવા કેટલા બધા મળે કે ના મળે પબ નથી હોતી એની પાસે ઘણા બધા મળે એવા શું કરવું આપણે આપણે એ રસ્તેથી ચાલવા મળો આગળ જતા રહો પાછળ જતા પણ એવું હોય કે અમે જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં જ હવે એ પીને આવી જ ગયો છે એ તો બીજા કંપનીના મેનેજરો બધું હોય છે ને બસ ધીમેથી એને કહેવાય સાહેબ આજુ આ કંઈક કરી રહ્યો છે આ પીને આવી જાય પણ પછી he is not directing to a જસ કે એ ભલે ભાનમાં નથી એ એ પોતાની જ ધૂનમાં છે પણ આખું આમ વાતાવરણ બગાડીને ચાલ્યું જાય તો આપણને શું કરો અફેક્ટ થવું જોઈએ પણ હવે આપણે મેં આપણે કહીને ઓપિનિયન છે કે આવું ના કરવું જોઈએ એટલે આપણો ઓપિનિયન આપણને એમાં ઇરિટેટ કરે છે આપણો ઓપિનિયન કાઢી નાખવાનો અમારી સામે તો આવું ઉલટીઓ કરતો ને ગાળો પાડતો ને ખરાબ શબ્દ બોલતો હોય ને તો હું જોયા કરું શુદ્ધાત્મા ભગવાન હા જો કેવો આ અસરમાં કેવો બિચારો ફસાઈ ગયો છે જે મેં માણસને આમ પેલું આ પોલ્યુશનની અસર થાય ને પછી શ્વાસ લેવામાં ગુંગળાય આવો કરે તો આપણે શું કરીએ શાંતિ રાખને એ બોલીએ આપણે સમય આ પોલ્યુશનની અસર કેટલી બિચારાને થઈ ગઈ છે એવું થાય ને કોઈ ડૉક્ટરને જરૂર છે અને એવું થાય કે ના થાય એવું કરુણા રાખવા જેવું છે દયા રાખવા જેવું છે કે એની પર ચીડાવા જેવું નથી શું એ પોતાને કેટલું નુકસાન કરી રહ્યો છે એક તો દારૂ પીએ છે પાછો લવારો કરે છે મનુષ્ય બહુ ખોઈ નાખવાનો રસ્તો કરી રહ્યો છે માણસ પણું એનું ખોઈને પછી જાનવર મજે છે બિચારો શું થશે કેટલો અધોગર ખાઈ પૈસા બગાડે છે કુટુંબના બિચારા બધા છોકરા વાય બધા દુઃખી થાય છે એટલે આપણે પ્રાર્થના કરજે હે ભગવાન ભાઈને સદબુદ્ધિ આપો આ ઊંધામાંથી છૂટો ઇરિટેટ થવાને બદલે પ્રાર્થના કરજે ને હા તને શાંતિ ને એમને શાંતિ એ તો જેવા છે એવા રહેશે પણ આપણને શાંતિ જય સચિદાન મહાત્માઓ આપને માનના લાડવા ખવડાવતા હોય ત્યારે તમે કેવા પ્રકારની જાગૃતિમાં રહો છો આ મોટો પ્રશ્ન છે અરે મને આમ જે જે કરવા આવે ને હવે શું થાય પહેલાં તો હું ભાગી જતો હતો પણ હવે તો ભગાય એવું રહ્યું જ નથી એટલે પછી મેં શોધી કાઢ્યું કે આ બધા બધા જે જે કરે છે તો પછી જેમ પેલો કુંભાર જતો હોય ગધેડા લઈને એની પર ભગવાનની મૂર્તિ લાગે મૂકી હોય તો લોકો જય જય શ્રી કૃષ્ણ જય શ્રી ભગવાન આપણે લાગે લોકો કોને ભગવાન કોને જય જય કરતા હોય ભગવાનને તો ગધેડો ખુશ થાય કે આપણને જય જય કરે છે કુંભાર ખુશ થાય કે આપણી વેલ્યુ વધી ગઈ કુંભાર શું કે આપણી વેલ્યુ વધી ગઈ આખું ગામ અત્યાર સુધી તો અડધું જ કરતા આ ગધેડો આવ્યો અપશુકન થયા અને આજે જે જે કરે જ બધા તો આપણી વેલ્યુ આપણે સુધરી ગયા એટલે જ ને તો ના કુંભારે માન ખાવાની જરૂર નહીં ગધેડાએ કશું ખાવાની જરૂર નહીં ભગવાનની કૃપા છે એટલે હું પછી ગધેડાને કહી દઉં કે તું કશું કચકચ કરીશ ને અને કુંભારને બતાડી દઈએ ભાઈ આપણે છે ને હતા એ જ માટીને ગારો ભગવાનની આવ્યા છે તો બધું કામ થાય છે એટલે તારે કશું લાડવો ખાવાની જરૂર નથી અને એ ભગવાનને જ પહોંચાડે છે એ કંઈ આપણ પગે નથી લાગતા આ તો વચ્ચે અહંકાર માને અહંકાર તો કોઈને જડતો જ નથી એ ફક્ત માને હો મને પગે તને શી રીતે પગે લાગે પગને લાગ્યા અને ભગવાનને પહોંચ્યું તું જો વચ્ચે લાડવો ખાઈને બેઠો છે એટલે અહંકારના આપણે મેં કાઢી જ મૂકો તું જતો રહીથી હવે એ આ આપણે ઓળખવું જોઈએ આ કુંભારે કંઈ મસ્તીમાં આવવાની જરૂર નથી અને ગધેડો તો આમ તો મસ્તીમાં જ હોય છે એ આમ તો પાંદડા મળે ને એટલે મસ્તીમાં આવી જાય કાગળિયા ખાવા મળે કચરો હા હાવ કચરો ઉકરડો હોય તો મસ્તીમાં આવી જાય એટલે આ ગધેડાને તો ઠેકાણું જ નથી એને કોઈ પૂજા કરે તોય મસ્તીમાં ને કોઈ હળદૂત કરે તોય મસ્તીમાં રહ્યો કુંભારનો ખેલ કુંભાર એમ જ જગ્યા ભગવાન ઉપર લોકો દર્શન કરે છે નહીં કે મારા ગધેડાની <laughs> કિંમત વધી ગઈ છે સમજાય ને એટલે હું તો આવું ગોઠવી દઉં કુંભારને કહી દઉં આ ગધેડાની કોઈ કિંમત નથી તારી કઈ કિંમત નથી ભગવાનની કિંમત છે અને તે ભગવાને દાદાએ આ મોકલેલા છે આપણે કંઈ પ્રગટ થયેલા નથી કંઈ એ તો એમને બેસાડેલા છે તો એમની બેસાડ કે છે અમારી સિદ્ધિ વાપરીએ છીએ અમે સિદ્ધિ વાપરીએ છીએ અને આ તારે તારે મેં દાદા શું બોલે છે સાંભળવાનું દાદા જ બોલશે અમે જ બધું કરવાના તારે તો ભાઈ જ્ઞાનિધિમાં નિર્મા કે અમે બેસીશું તારી જોડે તારે કરવાનું છે હવે એ લોકોએ માથે લીધું પછી મારે લેવાનું હોય જ નહીં ને એટલે આપણે પોતાના માથે લેવાના જ નહીં એ બધું એમને સોંપી દેવાનું કે તમારું છે ને આ તમારું છે ને આ તમારું છે ને પેલું એ તમારું છે દાદા પાછું તપાસ કરી દાદા કે વિતરાગોનો માલ તમને આપું છું હું કંઈ મારું લાયો જ નથી અનિરુમા કે દાદાનું છે તમને આપું તો પછી આપણે કઈ વાડીના મોડા અને હું તો ખબર છે ત્રણ ત્રણસો રૂપિયા નોકરીમાં હતો ત્યારે તો હાવ કશું <laughs> આ એ ગાઈડ થતો હતો કશું આવડતું જ નહોતું નહોતા આપણે એવા હા એક દાડો તો નોકરી ના ઠેકાણા માગવા જ પ્લીઝ મને નોકરી રાખજો ને આપણા ઠેકાણા આવા હતા તો એમાંથી અહીંયા આવ્યા તો કોકની કૃપાથી આવ્યા તો પછી કૃપાની કિંમત કે પછી આપણી કિંમત કૃપાની એવું મેં દરેક આમ જેટલું જેટલું માન પરિણામ ઊભું થાય ગર્વરસ પરિણામ ઊભું થાય એટલું બધું મેં ડિટેલમાં ગોઠવી નાખવાનું કે આ કયા આધારે બન્યું આપણું તો હતું જ નહીં સો ટકા નહોતું જ માટે આપણું નથી તો કોનું છે કેવી રીતે આવ્યું એ દેખાય ને પછી પોતાનું છે એની ખાતરી થાય એટલે સતત રાખવું પડે સતત રાખવું પડે સતત રાખવું પડે એટલે માનના લાડવા ની સામે બહુ જ મોટું આ જોખમ જ છે એટલે નવમી આપતાણીમાં પેલું આઠમું કે નવમું ચેપ્ટર છે ને સત્સંગનો ઉપદેશ આપો બહુ મોટી જોખમદારી એટલે બહુ આ ડરીને જ આ જેમ વિષયો વિષ નથી નિડરતા વિષ છે ને એ દાગે ખાવું તો કે ડરીને ખાજો ને જોખમ જ છે આ તો થોડું ભાઈ જીવવા માટે ખાવું પડે એટલે ખાવાનું બાકી પછી કંઈ મજા માટે ખવાય નહીં નહીં તો રિપેમેન્ટ આ હડકા દુખે ને દાંત દુખે ને શરીર દુખે બધા રીપેમેન્ટો આવશે એવું આ બધું રિપેમેન્ટવાળું છે ડરી ડરીને ચાલો આમાં સુખ લેવાય નહીં આ મજા આ ખુશ થવા જેવું નથી કે ચાલો આપણી કિંમત વધી ગઈ લાવો બધા આવો ચાલો જે જે કરો ચાલો જે જે કરો હા તો મેં મરવાનો ડૂબી જવાનો ખાડવામાં છીએ તો આ તો એક છૂટકો જ નથી કે નિર્મા સ્થૂળ નથી દાદા સ્થૂળ નથી તો કે ભાઈ આ એક લોકોને જરૂર છે તો કે ઊભું ચાલો એટલું કરો પણ બીજી મિનિટે પૂરું થાય એટલે અહીંથી ખુશી જ ના હોય અંદરથી પ્રતિક્રમણ ને જાગૃતિ ને બધું જ મેં ફરી વળે પાછું કે આ એક સેકન્ડ યાદે ના આવે પાછો એ જો મને આમ કર્યું તેમ કર્યું ભૂલી જ ગયો હું એ ચિત્ત હોવું જ ના જો યાદ આવ્યું એટલે પાછો મેં પ્રતિક્રમણ કરવું પડે કે તેને માટે તને યાદ આવ્યું મીઠું કેમ લાગ્યું શું મીઠાશ છે આમાં હા તો એક આ પરાણે પૂરું કરવાની વાત છે એમાં ખુશી થવાની વાત ક્યાં આવી પણ એની પર આ સતત વોચ હોય જ કે ગર્વરસ અને માન એ માન ક્યારે તૂટે છે હું આમાં કોણ છું એ જાગૃતિથી માન તૂટે છે રમેશ જુદો અને હું જુદો હું રમેશ છું જ નહીં અને ગર્ભરસ ક્યારે તૂટે છે કરે છે કોણ કયા આધારે થઈ રહ્યું છે એક્ઝેક્ટ એક્ઝેક્ટ એટલે શું જ્યાં જ્યાં એ પરિણામ છે માને પરિણામ છે ગર્ભરસ એ પરિણામ છે અને પરિણામ એના કારણો ખલાસ કરો પરિણામ બંધ નહીં થાય તો મારે માન કાઢવું તો ના માનના કારણો ખલાસ કરો એટલે એ ઉપર જાગૃતિ એટલે શું દિન રાત એક એક કલાક રોજનો સામાયિક હોય એટલે આ બધાને કહેલું છે કે સત્સંગમાં તમે જાઓ ને તો એક કલાક પહેલાં ને એક કલાક પછી બે સમય કરવાની અને જરાક બધા આ વિનોદભાઈ છે શિરીષભાઈ પૂછતા હોય તો ભાઈ તમારે એકસો ત્રણ ડિગ્રીનો તાવ છે અને તમે જાઓ છો લોકો બેભાન છે એને હેલ્પ કરો છો પણ તમારે જરાક એને એમ્બ્યુલન્સ આવી બેસાડી દીધા એટલે તમારે ગાદી પર સૂઈને એકસો ત્રણ ડિગ્રીનો તાવ એટલે ગોળી ખાઈને પાછું પોતાનું ચાલુ કરી દો કારણ હા તો બહુ મોટું જોખમ છે એટલે આ બધા કાર્યકર્તાઓને બધું જોખમ જ છે બધું કંઈ પણ કરવું એટલે સાચવી સાચવીને કરજો અને અંદરની જ્ઞાનની જાગૃતિ કે આધીનતા રાખજો અને ઊંચામાં ઊંચો ગુણ આધીનતા કે ભાઈ મને બચાવો એટલે પછી આ શરણે ગયા એટલે પછી રક્ષણ મળી રહે બધું મહાત્માઓએ માનના લાડવા ખવડાવવા જોઈએ કે ના ખવડાવવા જોઈએ મહાત્માઓએ શી જાગૃતિ રાખવી જોઈએ એ કેવું છે કે એ કંટ્રોલેબલ વસ્તુ નથી એ લોકોને દેખાશે એવું કંઈ આવા ગરેવા નથી અને અપમાને જે મહાત્માઓ માન આપે છે ને એ અપમાને આપી શકશે ત્યારે તૈયારી રાખવાની કે ભાઈ એણે મેથીન લાડુ આપ્યો ને બુંદી લાડુ આપણે બે રાખવાના જમા ખાઈ જવાના એટલે મહાત્માઓને એ લોકોનું કેવું છે સદભાવના છે એ મૂળ તમને માન આપતા નથી પ્રેમ ભાવ બતાડે છે આપણે ભૂખ્યા લાડવો ખાઈ જઈએ છીએ માનમાં એ ભૂલ એમની નથી આપણી છે એ લોકો તો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે કે નહીં બહુ સરસ થયું બહુ આનંદ થયો તમે અહીંયા આવ્યા અને અમને બધાને લાભ મળ્યો તો આપણે કહેવાનું કે ના સારું થયું બધા આવ્યા દાદાના ખૂબ આશીર્વાદ છે નિરૂમાના આશીર્વાદ છે ને આપણે બધાને જ્ઞાનનો લાભ મળ્યો આપણે ભૂલે ચૂકે અડાઈ નહીં મેં જ કર્યું ના કે છે જમવાનું સારું હતું કે નહીં કે છે બસ આખો પ્રોગ્રામ આ જમવાનું મેં સારી રીતે ગોઠ્યું ને એટલે સારો સક્સેસ ગયો રહી રહીને બોલો એ શોધી કાઢે કે આપ એની જે સેવા હોય ને એના એને પૂછપૂછ કરતો હોય એને પછી લાડવો ત્યાં બેઠો બેઠો ખાયા કરે કે આ વખતે જમવાનું મહાત્મા જે મજા આવી ને એમાં આપણું સક્સેસ ગયો બધા લોકો ફરી આવશે કે છે જમવાનું સારું ગોઠવ્યું હતું ને હવે આવું આ કાર્યકર્તામાં શું છે અહંકાર આવી રીતે લાડવો ખાઈ જતો હોય છે પેલા કે મેં બધું સરસ ગોઠવ્યું ને એટલે આ સક્સેસ ગયો પેલા કહેશે મેં આયોજન કર્યું એટલે સક્સેસ ગયો હવે આ તો રેકોર્ડ જ બોલે છે નહીં તો પેલો માલિક હોય ને કહેશે આપણે એવો સારો સત્સંગ કર્યો ને એટલે સક્સેસ ગયો હવે ખરેખર કોઈ ના આવ્યો તો સક્સેસ જવાનું હતું ક્ષેત્ર ના હોત તો સક્સેસ જવા કાળ ના પાક્યો તો સક્સેસ જવાનું હતું ખરેખર તો જ્ઞાનીની કૃપા છે દાદા ભગવાનની કૃપા છે એમની કલ્યાણની ભાવના આજે યોગી નીકળી એટલે આ શું છે આપણે ક્યાંથી ગર્વરસ ખવાઈ જતો હોય ને ત્યાં જાગ્રત રહીને કાઢ કાઢ કરવું પડે એટલે મહાત્માઓ તો કરશે જ એ તો પ્રેમભાવ વ્યક્ત કરે છે આપણે જાગ્રત રહેવાનું એટલે આ બહુ મોટો નિરૂમાની કેસેટો છે જ્ઞાન ઉપર હિન્દીમાં સરસ છે ત્રણ કેસેટ છે વન ટુ થ્રી હિન્દીમાં પ્લસ ગુજરાતીમાં ઘણી જગ્યાએ માન ઉપર નીકળે બહુ અને પછાડે કેમ જાણપણાનો એ બહુ સરસ કેસેટો છે કે બધી ખરેખર જેણે હોમવર્ક જેણે થીસીસ નહીં આપણે એક પીએચડી કરવું હોય આ લોકો કરતા હતા ને હેમાંશુ ડૉક્ટર આંખ ઉપર તો કેટલા વર્ષોના વર્ષો બધેથી ભેગું કરે કલેક્શન સ્ટડી કરે અહીં પરીક્ષા આવતી આ પરીક્ષા જ કહેવાય મહાત્મા ભેગા થાય ને પરીક્ષા આપણી લે છે અને જો મેં ગલગલિયા થયા તો ના પાસ આ અકળાઈ ગયા તો ડબલ ના પાસ